માં ગયા હોય અને દસ હજાર રૂપિયા બે નોટો આપી તો તમે શું કરો રૂપિયા રૂપિયા નોટો આપી દસ હજારની છોકરીઓ આપી હોવાની તો કરો શું તમે ગણીએ ગણીએ ગણે ગણ્યા છોકરો આવે છે કરે નહીં ચિત્ત અસ્થિર થઈ જાય બરાબર ચિત્ત સ્થિર કરવાની શક્તિ છે જ તમારી જીતતો કલાક સુધી દસ હજાર કરતા સુધી ચીપસી રે છોકરો આવે ને એનું કારણ શું કારણ કે પૈસા ઉપર એને ઇન્ટરેસ્ટ છે અને ધરતીમાં ઇન્ટરેસ્ટ નથી ભક્તિ માં શું નથી ભક્તિમાં પૈસા પર ઇન્ટરેસ્ટ છે અને ભક્તિમાં એટલો ઇન્ટરેસ્ટ નથી એ તે નથી અસર તમે સમજ ને ત્યાં સ્થિર રહે વેપાર વહેતી ને સ્થિર રહેતું તુરંત ના રહે કારણ કે ઇન્ટરેસ્ટ છે ઇન્ટરેસ્ટ બદલવો જોઈએ શું કહ્યું ઇન્ટરેસ્ટ બદલવો જોઈએ શું કરવું એમ કે ઇન્ટરેસ્ટ તો બદલીએ છીએ પણ આ સંસાર ના પ્રશ્નો જે છે તે સાથે સાથે ચાલુ જ રહે છે સંસાર નો જે પ્રશ્નો હોય છે એ સાથે સાથે ચાલુ જ હોય છે તો એના માટે શું કરીએ ત્યારે માટે સંસારના પ્રોબ્લેમ્સ આવે ને હા એના માટે શું કરીએ પ્રોબ્લેમ સંસાર પ્રોબ્લેમ લાગતું વખતું નહીં પૈસા પૈસા ગણીએ છીએ ત્યાં સંસાર પ્રોબ્લેમ ઉડી જાય છે કઈ પૈસા ગણીએ ત્યાં સંસાર પ્રોબ્લેમ ઉડી જતા નથી ને પ્રોબ્લેમ હોય છે તેને કરીએ છીએ એને ઇન્ટરેસ્ટ નથી પણ એનું કારણ એ છે કે ઇન્ટરેસ્ટ નથી થયું આ છોકરા કેરી ખાતો હોય કેરી અને પછી આપડે કઈ નાખી દે તો ખાટી હોય નાખી દે એમને તો મીઠી નાખી દે એટલે મીઠાશ નથી આવતી શું છે ભાઈ શ્રીમદ વાસ્તુતે કહ્યું છે કે પ્રગટ હોય તો જ કામ કરજો આથી હાજર હોવાથી સત્પુરુષ કે નિશ્ચિત જરા આત્મા ઉપયોગ છે શાસ્ત્ર નથી સાંભળા નથી જરા અનુભવ જેની વાળી છે ત્યાં આગળ પેલા અર્પણ કરી વચ્ચે પછી જો મોક્ષ ના બંધાઈ પડે પણ એમને છતાં ગયા પછી આપડે માથા કરીએ કશું ભરે નહીં ને એમને પોતે જ ના પાડી પછી પછી માથા કોઈ વર્તે નહીં કરે દાદા ભગવાન કોણ કબીર સાહેબ શું કે છે કે સબગત મેરે સાહિયા મેરા સાહિયા ક્યાં છે નાનું જીવડું હોય ગમે ત્યાં બધા ઘટમાં મારા ભગવાન રહેલા છે સબગત મેરે સાહિયા ખાલી ઘટ નો કોઈ ઘટ એટલે શરીર એવું કોઈ ખાલી ના હોય એમાં ભગવાન ભગવાન ખરા પણ બલિયારી ઉચ્ચ ઘટકી જો ઘટ પ્રગટ હોય તો એટલે આ અહીં પ્રગટ થઈ ગયેલો છે સૌ દુઃખ નો નાશ પ્રગટ થઈ ગયેલો છે તમે જે માગો એ મળે તમે માગતા ભૂલા શું કહ્યું એટલે આ એ ભગવાન ને નમસ્કાર હું હું નમસ્કાર કરું આમ કરી દાદા ભગવાન ના આશીર્ જાય કરવું તમે ને એટલે તમે આને આ ભગવાન નથી આ તો જ્ઞાની પુરુષ છે શું છે જ્ઞાની પુરુષ પણ પેલો પૂર્ણ દશા છે આ ચાર ડિગ્રી ઓછી છે તો પૂર્ણ હોય તે પેલું કરવું જોઈએ કે ઓછી કરવું જોઈએ હા તો આ બોલાવો તમે બોલાવડાવો જોડે બોલાવડાવો ને એ બોલાવો તમે બોલો એ પેલા બોલાવે પછી આપડે બધા બોલીએ કારણ કે ઇટ હેપન આ બધું થઈ રહ્યું હવે એ કોઈ ચક્કર બધા મેં કહ્યું અને ખોટું કરે કે હું શું કરું કે છે ખોટું થઈ જાય નિષ્કર્મ થાય કે હું શું કરું અને સત્કર્મ થાય કે મેં કર્યું કે નફો આવે તો હું કમાયો અને ખોટ ગઈ તો ભગવાને ગાળી કે મારે ચાર ચાર નોટ ફેવરેબલ કે છે પણ હવે ને એટલે કર્મ વસ્તુ કર્મ અત્યારે જે થઈ રહ્યા છે એને તમે જોઈ શકો નહીં અને આ જે કર્મ જે દેખાય છે એ તો કર્મ નું ફળ છે આ તમે કોકને ચોલ વાળી ગુસ્સા થઈને એ કર્મ નું ફળ તમારી ના ઈચ્છા હોય થઈ જાય કર્મની ઇફેક્ટ આ ઇફેક્ટ કર્મ કોની છે અને આ ઇફેક્ટ છે ઇફેક્ટ આ ઇફેક્ટ પર ચાલે નહીં બધું અને પછી ધોલ મારી એનું પણ ફળ આવશે એનું સંસાર ખોલાવે પેલું કદો ફળ કહેવાય અને આ કર્મ ફળ નું સંસાર ખોલાવે લોકો અભ્યાસ બોલે માણસ નરાયક છે અને મારા રાખવા વાળું કે શું ને બીજું જે પૂછ્યું પૂછો બધા પ્રાર્થ અને પુરુષાર્થ છે ત્યારે ભેદ સમજવા જેવી છે તમે અત્યાર સુધી પુરુષાર્થ કર્યો હોય તો મને કહો તમે કરો થઈ ગયું ભગવાન ની કૃપા અમે નિમિત્ત માત્ર અમે એટલે ભગવાન ની કૃપા થી થયું ભગવાન ની કૃપા થી થયું તો નિમિત્ત કૃપા નહીં ભગવાન ની કૃપા કોની પર ઉતરે કોની પર ના ઉતરે તો પછી કોઈ ગઈ કોની કૃપા થી જો નફો આવ્યો ભગવાન ની કૃપા થી તો ખોટ ગઈ કોની કૃપા થી મરી ગયો કોની કૃપા થી દુકાન નાદારી કરે છે કોની કૃપા થી કરે ભગવાન આવી કૃપા કરતા નથી ભગવાન તમે યાદ કરો એ તમને અંતર શાંતિ થાય ત્યાગ કરતાની સાથે તો આપણે કહેતો તો અંતર શાંતિ થાય બાકી ભગવાન તો જીવ માત્ર પ્રકાશ આપે છે પ્રકાશ અને પ્રકાશ પર તમારી જવાબદારી પર કરવું હોય કરો જવાબદારી પછી તમારી હોલ એન્ડ સોલ જે કરવું હોય જળ ભોગવવું હોય જે કરશો તે ભોગવવું પડશે જો તમારે સુખ જોઈતું હોય ભગવાન શું કહ્યું કે તમારે સુખ જોઈતું હોય તો લોકોને સુખ આપો જીવોને અને દુઃખ જોઈતું તો લોકોને દુઃખ આપો જે જોઈતું એ નક્કી કરો કે શું નક્કી કરી તમે સુખ આપવાનું સુખ આપવાનું ને સુખ લેવાનું નથી આવતું હા આ થોડું દુઃખ આપતા હોય તે બંધ કરજો એટલે થોડું ઘણું આપશે નહીં દુઃખ અરે બંધ ના થાય એમને એમ એમાં હું જાણું છું કે ના બંધ થાય તમારે ના કરવું તો થઈ જાય દુઃખ તો એનો પસ્તાવો કરો એની પાસે એ દાદા ભગવાન પશ્ચાતાપ કરું છું આ ખોટું થઈ ગયું આવું નહીં કરું થઈ બસ એટલું પછી તમે દુખાવત જવાબદારી મારી દુકાન તમે વેપાર કરો તો તે શરીર સારું હોય તો કરો શરીર બગડેલું હોય તો